દાદા આત્મધર્મ વિશે સમજાવો તમે ધર્મ ની બાબતમાં સમજાવ્યું પણ આત્મધર્મ વિશે સમજાવો આત્મધર્મ એટલે આ ભૌતિક સુખોની ભૌતિક સુખો નાશવંત છે અને આત્મધર્મ સુખ એ અવિનાશી છે સુખ સનાતન સુખ છે એટલે પ્રાપ્ત કરવા માટે આપણે આત્મા સન્મુખ થવું પડે અધ્યાત્મમાં બેસવું પડે આત્મા સન્મુખ થવા માટે દ્રષ્ટિ ફેર કરવી પડે આ તો ભૌતિક દ્રષ્ટિ છે તેને બદલે અધ્યાત્મ દ્રષ્ટિ કરવી પડે અધ્યાત્મ દ્રષ્ટિ થવા માટે એના મુક્ત પુરુષની જરૂર તેની દ્રષ્ટિ આ બાજુ ફરેલી હોય એ તમારે દ્રષ્ટિ ફેરવી આરે તમારે દ્રષ્ટિ ફેરવી છે તમારે દ્રષ્ટિ ફેરવી છે તમારે દ્રષ્ટિ ફેરવી છે આત્મધર્મ કરવો છે તમારે શરૂઆત આત્મધર્મ હા કરવો છે એમને સવાલ પૂછ્યો દાદા હા હા તો આત્મધર્મ શરૂઆત કરો તો હું કરી આપીશ કાલે જ કાલે જ દાદાને નામ લખાયું છે એટલે આત્મધર્મ શરૂઆત કરવો હોય તો મને કહેજો શું કહ્યું પછી કયા સંસાર છોડી દેવાનો નથી સંસાર તો ચૂકતે કરવો જ પડશે હિસાબ છે ચૂકતે કરવા જ પડે ને પણ દુઃખ નહીં હોય પછી પછી દુઃખ જરાય નહીં હોય દુઃખ વગર સંસાર ચૂકતે કરવાનો આત્મધર્મ એટલે માં હેલ્પ કરે છે કે દાદા ભાઈ કે છે એક એક વર્ષ પહેલા અહીંયા એક સોહમ ભગવાન તરીકે કહીને આવ્યા હતા ભાઈ અને ત્રણ ચાર વર્ષ એ લોકોની સાથે રહ્યા હતા નેરોબીમાં ને બધે અને અત્યારે એ તો લંડનમાં છે ને એમનો બહુ ઘણો પ્રચાર કરે છે વિશ્વ શાંતિ માટે મૌન ત્રણ વર્ષ સુધી એમણે મૌન લીધેલું અને એમનું કેવું એમ હતું કે મૌન કરવાથી આત્મધર્મમાં આવી શકાય ને શાંતિ ને સુખ મળે તો ભાઈ નું પૂછ્યું છે કે શું એવું કરવા મૌન કરવાથી એ વસ્તુ બની શકે ખરી ના આપના જાણમાં છે સો ટકા કશું કશું બોલે આત્મધર્મ તો આત્માને જેમાં હોનાને ઓળખવું હોય તો હોનાને જાણવું પડે કે એના શું શું ગુણધર્મ છે આમાંથી હોનું પિત્તળ તાબુ જુદું પાડવું હોય તો એના ગુણધર્મ જાણીએ ત્યાં જુદું પડે એવો આત્માનો શું ગુણ છે આ જળનો શું મેટરનો શું ગુણ છે એ બધું જાણીને આત્મજ્ઞાન આપણા તમામ શાસ્ત્રે શું કહ્યું આત્મજ્ઞાન જાણો કયું જ્ઞાન જાણો આત્મજ્ઞાન આ સંસાર જ્ઞાન તો તમે જાણ્યું એ ભ્રાંતિ જ્ઞાન છે અને આત્મજ્ઞાન જાણો આત્મજ્ઞાન જાણ્યા સિવાય કશું વળે નહીં અમારે તો સાચું હોય તો સાચું કહેવું પડે ખોટું હોય તો ખોટું કહેવું પડે અમે ખોટું ના ખોટું ના કહીએ બીજો કોઈ ખોટું કહે નહીં ને હાથું હોય તો હાથું કેવું પડે તદ્દન સાચી વાત મૌન થી વાણી નું પુણ્ય બંધાય મૌન થી વાણી નું પુણ્ય બંધાય પુણ્ય બંધાય એક જાત નું તપ કહેવાય છે માનવ એ તપ કહેવાય છે તપ થી પુણ્ય બંધાય આખા ચાર વેદ છે આપડા ચાર વેદે આત્માના માટે પ્રકાશ આપવા માટે કહ્યું કે this is not that this is not that this is not that તે કે છે અમે આત્માની તપાસ કરીએ છીએ પણ હજુ આત્મા અમને સમજાયો નથી કે શું છે કારણ કે આત્મા અવક્તવ્ય છે અવર્ણનીય છે શબ્દથી પર છે એટલે આત્મા આમાં ચાર વેદમાં ના હોય એટલે ન ઇતિ Neti, neti, this is not there, this is not there, this is not there. તાર વેદને આપણે પૂછીએ વેર ઇઝ ધેટ તાર ગો ટુ જ્ઞાની અને તાર કોણ જ્ઞાની તો હિન્દુસ્તાન બે હજાર છે તકના બુદ્ધિ વગરના જ્ઞાની પાસે જજે બુદ્ધિ જેનામાં સેન્ટ પણ બુદ્ધિ ના હોય ત્યાં જજે બુદ્ધિવાળા જ્ઞાનીઓ કશું હેલ્પ થાય બુદ્ધિ વાળા જ્ઞાનીઓ ના ચાલે બુદ્ધિ વગર ના જ્ઞાની જોઈએ ત્યાં તને કે છે ધીસ ઇઝ ધેટ અને છ મહિના નહીં કાઢે બે એકાદ બે દિવસમાં તો બધું ઉકેલ લાયેલ છે નહીં તો વેદ કેત જ નહીં કે ભાઈ આ મૌન જો પણ આ તો એમની વ્યૂ પોઈન્ટ થી બરાબર પોતપોતાની દ્રષ્ટિ મિત્રો બધા પકડી ડાલીને ફર્યા કરે આપણે એને એને મોઢે ખોટું ના કહેવાય આપણે આપણે સમજી લેવાનું એને એને જે માન્યો છે એટલે જે તે મળશે એ ખરું એને તમે કહ્યું બુદ્ધિ વગરના એટલે શું અજ્ઞાની ના અજ્ઞાની બુદ્ધિ હોય દરેક ને બુદ્ધિ હોય માસ માત્ર બુદ્ધિ હોય ઓછી હોય ઓછી હોય આપણું નાનું બાળક હોય ને તેને ગોળી ગોળી આપીએ ને કોકરો આપીએ ને ગોળી લઈ લે એટલે બુદ્ધિ બધાને હોય અને જ્ઞાની પુરુષ તો જે છેલ્લા પ્રકારના જ્ઞાની જે વિજ્ઞાની કહેવાય ત્યાં બુદ્ધિ ના હોય એમ છે એટલે અમારામાં સેન્ટ પણ બુદ્ધિ નથી અમારામાં જય સચિદાન આ ઇનડાયરેક્ટ પ્રકાશ હોય છે એને બુદ્ધિ કહેવાય છે ઇનડાયરેક્ટ પ્રકાશ એટલે સૂર્યનો પ્રકાશ અરીસા પર પડ્યો અરીસા પર એ ડાયરેક્ટ પ્રકાશ કહેવાય ડાયરેક્ટ અરે અરીસાને આપણે વાંકો કરીએ એમ તો એમાં એનો પ્રકાશ હરીસાનો હરીસા બાજુ પ્રકાશ રસોડામાં આવે એ ઇનડાયરેક્ટ પ્રકાશ કહેવાય સમજાયું તમને કહું છે રસોડામાં આવે ખરો પ્રકાશ આવે કે એવું આત્માનો પ્રકાશ અહંકારની ઉપર પડે અને અહંકારની મારફત આ બાજુ આવે એ બધી બુદ્ધિ અહંકારના થ્રુ જે આત્મા પ્રકાશ આવે એ બધી બુદ્ધિ અને અહંકાર ખલાસ થઈ ગયેલો હોય અને સીધો પ્રકાશ પ્રાપ્ત થાય તો એ જ્ઞાન કહેવાય ડાયરેક્ટ પ્રકાશ એ જ્ઞાન અને ઇનડાયરેક્ટ પ્રકાશ એ બુદ્ધિ આપણે સમજાયું પણ અહંકાર ખલાસ થઈ જાય તો જ એ ડાયરેક્ટ પ્રકાશ મળે નહીં તો ડાયરેક્ટ પ્રકાશ મળે નહીં હવે ડાયરેક્ટ પ્રકાશ આખા જગતનું તમામ બધા વિષયો જાણે આખા જગત તમામ વિષયો જાણે પણ હું જાણું છું એટલે અહંકારી જ્ઞાન એ બુદ્ધિ અને અહંકાર નિરહંકારી જ્ઞાન એ જ્ઞાન જે જ્ઞાનમાં અહંકાર જ ન હોય એ જ્ઞાન કહેવાય અને અહંકાર વાળું હું જાણું છું એ બુદ્ધિ આપ સમજમાં આવ્યું અહંકાર કેવી રીતે દૂર કરવો તમે કહ્યું ને અહંકાર વગર હોય તો જ્ઞાન તો અહંકાર દૂર કેવી રીતે કરવો આત્મજ્ઞાન જાય એટલે અહંકાર જાય એક જ દાડામાં જતો રહે એક જ દાડો વાય નહીં કાલે ને કાલે જતો રહેશે બધાનો કાલે ને કાલે અહંકાર મમતા દેવ જતું રહેશે આમના જતા છે આમના જતો છે આ ભાઈ ને બધાને જતો રહ્યો છે અહંકાર જતો રહે અને મમતા જતી રહે વલ્લભદાસ અહંકાર મમતા કાઢવું છે